એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ પૂનામાં બેઠા બેઠા દર્શરાજભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ ચંદ્ર ત્રિવેદીની વાર્તા છે સાંભળજો વાર્તાનું નામ છે ભાણીઓ ના ભૂકે <laughs> સાંભળો સાંભળો એનું નામ એનું નામ ભાણિયો તમે ઓળખો છો ને એને નથી ઓળખતા અરે ન ઓળખતા હો તો હું કહું આપણા વસતા કુંભારનો એ સૌથી નાનો ગધેડો <laughs> એનું નામ એનું નામ ભાણિયો આ એક દિવસ જોયા જેવી થઈ હો ભાઈ ભાણિયો ભૂકવાનું જ ભૂલી ગયો તમને બધાને ખબર છે ને ગધેડો તો ભૂંકે ચી ચી ચી પણ આ ભાણિયો તો ભૂકવાનું ભૂલી ગયો ધારો કે તમે બોલવાનું ભૂલી જાઓ તો તમને કેવી મૂંઝવણ થાય તમે કોઈ દિવસ બોલવાનું ભૂલી જાઓ ભાણિયાને પણ એવું જ થયું એ તો બોલવાનું ભૂલી ગયો ભૂંકવાનું ભાણિયો ખૂબ મૂંઝાણો ખૂબ મૂંઝાણો મૂંઝવણમાંથી માર્ગ તો કાઢવો જોઈએ ને ભાઈ ભાણિયાને થયું આ વીઠલા પોપટ પાસે જાઉં વીઠલો હોશિયાર ગણાય છે એટલે એ મને ભૂંકતા શીખવશે આવું વિચારીને એ તો ગયો વિઠલા પોપટ પાસે ઓ ભાઈ વીઠુને બધી વાત કરી વિઠુ કે એમાં તે શી મોટી વાત છે ચાલ ચાલ તને ભૂંકવાનું શીખવું બોલ પડોરે પોપટ સીતારામ ભાણિયો કે ભૂકવાનું કંઈ આવું ના હોય તમે તો માણસ જેવું ભૂકો છો <laughs> એમ કહીને પોપટ પાસેથી ભાણિયો ચાલતો થયો ભાણિયા ગધેડાએ દૂરથી વાલિયા વાછરડાને જોયો વાલિયો તો કુદા કૂદ કરતો હતો ભાઈ આ ભાણિયો વાલિયા પાસે ગયો અને ભાણિયાએ માંડી ને બધી વાત કરી વાલિયો કે હું તો કામમાં છું અને જોતો નથી ખીલે બંધાણો છું એ જુએ છે ને મારે આ ખીલો છોડાવવો છે છતાં તને ભૂંકવાનું શીખવું ચાલ ભૂલી ગયો છે તે પાણીઓ કે તો તો તમારો મોટો ઉપકાર ભાઈ સાહેબ શીખવો ને વાલીઓ કે ચાલ બોલાવું એમ માંડ બોલવા મે મે એ બસ બસ બસ પાણીઓ કે ભૂંકવાની આ રીત નથી આવું તો ગાય ભેંસ ભૂકે વાલિયાને તો ખીલો ખેંચતો મૂકીને ભાણિયો ચાલતો થયો હવે કોની પાસે જાઉં ભાણિયાએ વાત વિચારી દૂરથી મોતીયો કૂતરો દેખાયો ભાણિયાએ એને બૂમ મારી એ મોતિયા ભાઈ એ મોતિયા ભાઈ ભાણિયા કેમ છો મોતિયાએ નજીક આવીને ખબર પૂછી મોતિયાભાઈ મોતિયાભાઈ ભારે થઈ ગઈ છે હો ભાણિયાએ રડતા રડતા વાત કરી શું થયો મોતિયાએ વાલથી વાત પૂછવા માંડી બાણિયાની આંખમાં આંસુ આવી ગયા હતા હો બાણિયો ગધેડો તો રડે મોતિયા ભાઈ હું ભૂકવાનું ભૂલી ગયો છું અરે મારા ભોળા ભાઈબંધ એમાં રડે છે શું મોતિયાએ એને ધીરજ આપી ચાલ ચાલ હું તને ભૂંકવાનું શીખવું એમ કહીને મોતિયાએ તો એમ ભસવાની શરૂઆત કરી ભાણિયાએ એને એમ થોડી વાર સુધી ભસવા દીધો પછી ભાણિયો કે મોતિયાભાઈ તમે મને ભાવથી શીખવો છો એ વાત સાચી પણ તમને ખોટું ના લાગે તો એક વાત કહું ગધેડો કઈ આવું ના ભૂકે મોતીઓ કે તો પછી ભાણિયો કે અરે આ તો કૂતરાની ભસવાની રીત છે ભાઈ સાહેબ અને હું તો ગધેડો છું મોતીઓ કે તો તો ભાઈ તું બીજે જા બીજે જા ભાણિયાએ ઢીલે પગલે ચાલતી પકડી હો બિચારાએ એવામાં એક ઘરના છાપરા ઉપર કાનો કાગડો દેખાયો કાનાએ પણ ભાણિયાને જોયો કાનાએ એક ઝપાટે નીચે ગોથું ખાધું ઉડીને ભાણિયાએ એને પણ વિગતવાર બધી માંડીને વાત કરી કાનો કાગડો ખૂબ ચતુર હતો તમારા જેવો ભાઈ દર્શરાજભાઈ ભાણિયો પૂરી વાત કરે એ પહેલા જે તો બધું સમજી ગયો કાગડો હતો ને કાનો કે અરે એમાં તે શી મોટી વાત છે ભાઈબંધનું કામ ભાઈબંધ ના કરે તે કઈ બને ચાલો ચાલો હું તને બરાબર ભૂંકતા શીખવું એમ કહીને કાનો ભાણિયા ગધેડાની પીઠ ઉપર બેઠો અને બેસીને ક્રા ક્રા ક્રા ક્રા કરવા લાગ્યો પણ ભાણી આય તો ચોધાર આંસુએ રડવાની શરૂઆત કર્યો ખર ખર ખર ખર આંસુડા ખરવા લાગ્યા બિચારાના ગધેડો તો કઈ રૂએ ગધેડો તો કઈ રૂએ ભાઈ કાનો કાગડો કે ભાણિયા હું તને ભૂંકવાનું તો શીખવું છું પછી રડે છે શું કામ ભાણિયો કે કાનાભાઈ રડું નહીં તો શું કરું આ સવારનો આથડું છું પણ કોઈ ઠેકાણે ભૂંકવાનું ના શીખાયું મારાથી કાનો કાગડો કે બીજે ઠેકાણે ભૂંકવાનું ભલે ના શીખાયું પણ હું તો તને શીખવું છું ને ભાણિયો કે કાનાભાઈ તમે શીખવો છો એ માટે તમારી મહેરબાની પણ સાચી વાત કહું ગધેડો કાંઈ આમ ના ભૂકે આ તો કાગડાની રીત છે ક્રા ક્રા કાનો કાગડો કે તો તો ભાઈ એમ કરને તારા કોઈ જાત પાઈ જાત ભાઈ પાસે જ જાને ગધેડો હોય એની પાસે જ જા એ તને બરાબર ભૂકવાનું શીખવશે ભાણિયો કે અરે રે રે રે રે રે રે રે રે હું તે કેવો ગધેડો છું આ વાત મને પહેલા જ કેમ ના સૂજી પહેલેથી એમ કરત તો કોઈને તકલીફ ના પત આ પોપટ વાછડો કૂતરો કાગડો એ તો બધા એ જાણતા હોય એ જ મને શીખવી શકે મારે જે શીખવું હોય મારે જે જાણવું હોય એને માટે તો બરાબર ઠેકાણે જ જવું જોઈએ ભાઈ હે ને એમ કહીને કાના કાગડાનો આભાર માનીને ભાણિયા ગધેડાએ આગળ જવાની તૈયારી કરી એટલામાં ભાણિયાના કાને ચી ચી ચી એવો અવાજ સંભળાયો અવાજની સાથે સાથે ગુણિયો ગધેડો પણ દેખાયો ભાણિયો તો એને જોઈને રાજી રાજી થઈ ગયો એ તો ખૂબ તાનમાં આવી ગયો તાનમાં ને તાનમાં એણે કુદા કૂદ કરવા માંડી કુદા કૂદ કરતા એનું મોં ખુલી ગયું અને ખુલી ગયેલા મોંમાંથી જોરથી અવાજ નીકળી ગયો <laughs> એને ભૂખતો સાંભળીને કાનો કાગડો ક્રા ક્રા ક્રા કરતો હરક કરવા લાગી ગયો મોતિયો વાવ વાવ વાવ કરતો પહોંચી ગયો અને ખીલો તોડાવીને વાલિયો વાછરડો પણ ભે ભે ભે કરતો આવી ગયો એને દૂરથી પઢોરે પોપટ સીતારામ એવો વીઠુનો અવાજ સંભળાયો વાહ વાહ ભાણિયો ભૂંકતા શીખી ગયો ભાઈ આ ભાણીઓ ગધેડોને ભૂંકતો જોઈને બધા ભાઈબંધો ગેલમાં આવી ગયા વીઠુએ પાંજરાને ચાંચો મારી વાલિયાએ ખીલાને લાતો મારી અને મોતિયા કૂતરાએ પૂંછડી પટપટાવી કાના કાગડાએ પાંખો ફફડાવી બધાએ એને શાબાશી આપી અને પછી સૌ પોતપોતાના કામે ગયા અને ભાણિયો ગધેડો પણ કામે લાગી ગયો હો ભાઈ તો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો